માણસો એને ચિંતા હોય ઇન્કમ ટેક્સ ચોરી કરે બીજું કરે બીજું કરે મોટી બનાવવા નાના છોકરા છે કઈ પગે આ તો બાળકો છે બાળકો છે એમને એ તો સુખી જ હોય બિચારા હા સુખી થાય ડેવલપ પ્રજા છે ડેવલપ પ્રજા કેવી છે ડેવલપ હા મોટી મના ડેવલપ પ્રજા છે એટલે અમને દુઃખ અમને જ હોય બીજા કોઈને હોય નહીં પણ એ એ રેગન નહીં બેહાડી મારી પાસે બે વાર તો સમજ ના પડે તમને એક કલાકમાં સમજ મારી પાસે બધી આવે છે ફાઈલની બધી એ બધી બધી લેક્ચર એ બધી હોય છે તે આરતી કરે બધી કરે મહિનો થાય એમ પછી બેન શું તને કંઈ પ્રાપ્ત થાય કશું દાદાજી નહીં આ તમારી તમારી જોડે રહું છું તે બધા આનંદ રહે છે અને આ બધાના મળે પછી આનંદ દેખાય છે તે મને બહુ ગમે કોઈ જગ્યાએ આનંદ દેખાતો નથી આ બધા મળે પણ આ બધાનો આનંદ દેખાય છે પણ એને પૂર ના થાય એમ હું બોલાવું એટલે બોલે ખરે મંત્ર મંત્ર બધું બોલે પણ એમાં દાડો વાળે ને ડેવલપ નથી ડેવલપ જોઈએ પુનર્જન્મ સમજતી નહીં તો આગળ ડેવલપ ક્યારે થાય પુનર્જન્મ સમજતી નથી એટલે આપણે અહીંયા આગળ દાદા ભગવાન શું દે છે ક્યારે બોલાવીએ તો એમને પણ રાગે બની જાય છે આ શબ્દ એવો છે ધીસ ઇઝ ગેસ બેંક એટલે પછી એમને અંદર આખો આનંદ થઈ જાય એટલે પૂજે હું લેડી બધી પૂજે પણ અંદર પરિણામ પામે નહીં કીધું બાહ્ય ભાગમાં જ આનંદ રહે સમજ્યું ને અને તમારું અંદર પાપો વધુ કે ના હું નિરાશ કરી આવે હલકા ફૂલ કરી આવે હલકા ફૂલ થાય એટલે મન પાછું પડે હૃદય પાછું પડે તમને કહી રહી જેવું ખબર છે પડી અને રામમોહનભાઈ એ કહેલું આપ આવવાના હતા રામમોહન તમે સારું શું કહ્યું આ વકીલ ઓળખો કહે રામતબેન બે ત્રણ વર્ષ મગનભાઈ ને આપ આવવાના અઠવાડિયા પહેલા એમને ત્યાં પંદર દિવસ પહેલા ગયેલો કઈ કામ અંગે પંદર દિવસ પહેલા ત્યારે એમણે કહ્યું આપ આવવાના હતા પુસ્તક એમને નહીં આપેલું પુસ્તક એમને નહીં આપેલું એમણે જ વાંચવા આપેલું રામનભાઈ ત્યાંથી જ આપેલું દિલીપભાઈ કઈ ગયા દિલીપભાઈ ત્યારે વિધિ કરવા અંબાર અંબાર કહું દિલીપ ને આવી જા નિર્મિત સચિદાન છે બધું ત્યાં થાય જાય છે કેન્યા જાય હવે શું અહીંયાથી હવે કેન્યા જવાના કેમ બંધ કરી બીજો ધંધો કરવો આપણે શી આવે તો આવે પણ કોઈ આવક છે થોડી ખોટ જાય તો શું બગડી પણ અહીં આ શહેરમાં આ દુનિયામાં આ દેશમાં રહેવા જેવું જીવન દેવા જેવું કેમ આ દેશમાં રહેવા જેવું છે ના એ સર બધું નથી આ લોકો આ લોકોને જોઈએ ને તો આનંદ થાય જોઈએ તો આનંદ થાય આ દીકરા ગમે નહીં પણ ચૂકવો જ નહીં ત્યાં કમાવા એટલે દાદા એવું ના હોય અહીં તો ગમે તારે પત્તા એ તો ડિસ્ક્રિમિનેશન કહેવાય દાદા એ તો ડિસ્ક્રિમિનેશન કહેવાય કલર ભેદ થયો એ બરોબર છે પણ આ ડિઝાઇન કલર ની આપણે બહાર બાકી લખીએ હા પણ ડિઝાઇન માં છે ડિઝાઇન ના જોઈએ વધુ રૂપિયા આવતો સારું સારું તો ધંધા બધા ચાલુ જ છે પછી વાંધો મકાન વેચાતું લીધું તો કાઢી નાખવાનું કાઢવાનું તને ફાવશે ના ત્યાં તો દાદા બહુ મોટું ઘર છે અગિયાર બેડરૂમ નું મોટું ઘર છે કેન્યા કેનિયામાં કેનિયામાં હા એ તો વાત હતી એ તો મને લોકોએ કહેલું લોકોએ કહેલું દાદા શું નામ મગનભાઈ હતું મગનભાઈ હા તો મગનભાઈની કંપની મોટી કહેવાય શ્રીમંત જોયું કે મગનભાઈની કંપની મોટી કહેવાય તારીખે લંડન જવાનું છે જુલાઈની નવમી એ કે થઈ ગયું ના વેચવા કાઢ્યું ત્યાંથી ત્યાં રહે રહે રહે વેચી એવું જ એનો વાંધો નહીં ચાલો દર્શન કરવા આવ્યા મારી ઈચ્છા હતી કે દિલીપજી આવ્યા હતા કાલે આવવાના માઉન્ટેન પર કાલે પધરામણી એવું કરાય છે

સરસ્વતી ના દર્શન થયા સરસ્વતી ગયા દર્શન રાખે આ તો પ્રત્યેક પોતાના પોતે સરસ્વતી બોલાય છે તે હજી કરશે ને અમે તે હજી કરશે ને પાકું હા કરે છે ને દાદા અમે હજી ગયા નહીં પાછું ના ના એ તો કરશે એવું લાગે છે સત્સંગ નહીં પણ એ બધી બુકો વાંચીને એ જવાની છે હવે આ શનિવારે તો ન્યુયોર્ક જાય છે દાદા ન્યુયોર્ક જાય છે શનિવારે ન્યુયોર્ક જાય છે પછી ત્યાંથી અને અહીંયા જોબ મળી જશે તો અહીંયા રહેશે <laughs> નહીં તો પછી પાછી માલ્ટા જશે જ્યાંથી આવે છે ને હસબન્ડ ત્યાં પણ એ ચરણ વિધિ વાંચે છે બધું કરે છે ખરી દાદા આ નવા છે દાદા પંકજભાઈ નવા આવે છે આજે પ્રોબ્લેમ હોય તો કહ્યું પ્રોબ્લેમ બધા સોલ્વ કર્યા જે કહ્યું ધંધો કરીએ છીએ બરાબર થશે કે નહીં ધંધો કરે છે બરાબર થશે કે નહીં એ કહો એ તો બધું કહીશું પણ આ બીજો કોઈ પ્રોબ્લેમ ઘરમાં કઈ ભાંગોળો થાય ના નથી એવું કઈ બીજું કઈ ચિંતા ઉપર થાય છે એવું કઈ ખાસ છે નહીં ના એવું કઈ કેસ છે નહીં ગુસ્સો ગુસ્સો આવતો નથી આવે કોક કોઈ તો એ સંગા થઈ જાય ભાઈ કોક કોક ગુસ્સો આવે પછી ઠંડા થઈ જાય ના પણ જવાબદારી મકાન દિવાળી આપીએ જવાબદારી નહીં બધી પ્રાપ્તિ દોરી જાય સુરત કર્યો એટલે બધી પ્રાપ્તિ પછી દોરી જાય પ્રાપ્તિ કરી હોય બધા યોગ સાધન કરી બીજું સાધન કરી પ્રાપ્તિ કરી તો થઈ જાય તમારા યોગ કેવા કરે છે પોતે પોતાના ઘર સળગાવવો પછી હરગે હરગે ને ના હરગે જેના પર ક્રોધ કર્યો છે તો હરગે હરગે ના હરગે પણ આપણું તો હરગ્યું અરે જરા આપો ધંધો ચાલે કયો ધંધો કરો ફાર્મસી છે દવાનો ફાર્મસી છે ફાર્મસી છે દાદા દવાઓનું કરે જાતે રાજા માટે સુખી જિંદગી જાય એટલા માટે આરામથી સુખી જિંદગી આરામથી સુખી જીવન જાય એટલા માટે કેટલા વર્ષ માટે જેટલા જીવાય એટલો જીવે ત્યાં સુધી કેટલા વર્ષ જીવવું છે ખબર નથી એ ધંધો આવડો બોલો છો જે લિમિટ નથી તેને એ નથી હજાર બે હજાર વર્ષની લિમિટ નથી એટલું બધું આઈ ન લિમિટ કેટલી લાગે નેવું પંચાણું નેવું પંચાણું નેવું પંચાણું કેટલા ગયા ચાલીસ ગયા ચાલીસ પચાસ તો રહે ને પચાસ પંચાવન તો એટલે આ બધી બાંધણી કરવું તો પડશે ને કઈ આવા પછી પછી જોડે લઈ જવાનું તો જે થાય તે ખરું નહીં લઈ જવાય તો સરપ્લસ શું કરશો આપીશું કોઈ બીજાને કોઈ બીજાને આપીશું એવું બાંધખોડ કરી બીજાને આપવું વારે કર્યું એટલે જીવન જીવવા માટે જ આ કમાવાનું ખરું હે જીવન જીવવા બીજાના માટે એ તો ખબર નથી ખબર નથી તે બધું પૂછવું પડે ને એક માણસ ઇન્જિન ચલાવતો હતો ચલાવ્યા કરે તારે કોકે કહ્યું કે કઈ જાતના માણસે ઇન્જિન ચલાવશે તકે ના સરસ ચાલે કેવું સરસ ચાલે તકે એવું નહીં એની પાસે કામ લે કે છે શું કે છે એને ચલાવવાનું છે એને કઈ કામ લે કે એનાથી શું કામ લઈએ કઈ ઘંટી ચલાય કે હલર ચલાય કે કશું સો મિલ ચલાય કે એમ તો પછી સો મિલ ચલાય તારા એન્જિને એવું આ એન્જિન ચલાય આપણે બધી મહેનત કરીએ છીએ ના હાલ કશું કામ કરવામાં આ તો જીવા જીવા હારું કે કમાવું છું કમાવું તો જીવા માટે બસ પણ જીવન જીવાનું છે એના માટે તપાસ નહીં કરવી પડે ના કરવી પડે જેમ તેવી તમને કેવું લાગે જીવન જીવન ના કર્યું આવતા બહુ સુખી થઈએ એવો એનો એનો પ્લાનિંગ કરવા માટે જીવન જીવન શેના માટે આવતા બહુ માટે હા એનું પ્લાનિંગ કરવા માટે અત્યારે એમ પ્લાનિંગ કરતા નથી ને એમને મરી જાય પછી શું થાય બેન આ બોલું નહીં આ બોલું લઈને આવ્યા છે પ્લાનિંગ કરીને આવ્યા છે પછી કે પાપ કરીએ તો વાંધો નહીં ને પાપ કરો તો જોડે આવશે આવતા પાઉ અને પુન કરશો તો જોડે આવશે પૂપ ને પાપ ને પુન કરશો જોડે આવશે જોડે એના તરફ દ્વેષ ના થવો જોઈએ શું કહ્યું જોડે આવશે દ્વેષ કર વગર મારશો તો જોડે નહીં આવે એ નથી જોડાતી ભાવ સૂક્ષ્મ થાય કામ દેખાય ત્યારે જ મારીએ ને પણ આપણે ગુસ્સો એટલે આવતા ભાવ કરી દેવાનું એટલા માટે છે આ જીવન આપણા લોકો શું કે પલ્લોક નું શું કર્યું ત્યાં પલ્લોક નું ભાતું આ તે આપણે પલ્લોક નું કરી દઈએ લોકોને સુખે આપીએ તો આ ભાવમાં સુખ મળે પણ આવતા ભાવમાં હું મળે શું કહ્યું કારણ બીજ પડે પાછો ઘઉં ભાઈ ઘઉં બીજ પડે દુઃખ આપીએ દુઃખનું બીજ પડે તો ડોક્ટર ના જ આપવું જોઈએ ને નથી આપતા જાણીને તો નથી આપતા તું આવું જાણી જાણી દુઃખ ગમે છે સુખ સુખ તો ગમે સુખ ગમે સુખ ગમે દુઃખ સુખ તો દુઃખ આવે છે કેમ ગમે છૂટકો જ નહીં આવતા દુઃખ ના આવે એવું કરવાનું શું કહ્યું ગયા વખત ભૂલ કરી દુઃખ આવ્યું પણ આવતા ભૂમાં દુઃખ ના આવે એવું કરવાનું ના ભાવે એટલે કોઈ કોઈ ગાળો આપી જાય તો આપણે બે જમે કરી દઈએ બે આપી ગયા છે જો આપણે ફરી ધીરીએ તો ફરી ફરી ફરી પાછું આપવા ફરી ધીરીએ પાંચ તો ફરી પાંચ પાંચ પાછી આપવા તો આપણે ના ના પોહાતું હોય તો આપવાનું બંધ કરી દે ચોપડા બંધ ના ભાઈ એવું ચોપડા બંધ કરી દેવાના પછી એને કોણ ધીરે પછી કોણ બે બે ત્યારે આપી ખબર ના હોય તો બે આપી જાય તમે મેં કહી દેવાની તમે સમજો ને તું કોને ટચકાય દો પછી વકીલ ને ક્યાં જરૂર રહી એ મારો ધંધો બંધ કરાવી દીધો દાદાએ તો મારો ધંધો બંધ કરાવ્યો દાદા તો ઘણું છે તે કરવા પડે પણ થાય નહીં ને આ લોક લોક શું કે દાદાની વાત મને એમ નહીં આવતી એટલે તમારો ધંધો તમારે પુણ્ય કર્યો છે ને એટલે પુણ્ય આધારે અને એની સમજણ ફેર થશે નહીં તમારો પુણ્ય કર્યા છે પૂર્ણ ફળ નહીં તો ડાક્ટર તો જાય નહીં આ ડાક્ટર તો કોઈ જાય નહીં કે દાડો વરે નહીં ના એમને ખાવાના જ જાણે તમે નુકસાન કરે છે તોય કે છે કેન્સર વાળા આ નહીં ખાવાનું તોય જોરમાનું થઈ જાય કારણ ડાક્ટરો ફોન કર્યા સેવા પણ સારી હોય થોડી મહેનત મહેનત અને કમાણી બહુ તમને કોને વકીલાત કરવાનું કહ્યું પેલા કે આખી રાત જાગવું પડે ડોક્ટરો ને તો ડોક્ટર શું આખી રાત જાગવું પડે પણ એ તો એમને એવું કહે છે ફરિયાદ નથી એટલે એને પેલું ડોલર ગમે એટલા હારું જાય દાદા તેલ લાવીને નાનાથી લાવા ઘરે છે પણ પણ બીજા બધા એમ કારણ કે એ કઈ આપણો આપડો વારસદાર તરીકે રહે નહીં કોકડે તો આપવી પડે અને વારસદાર તો ભાઈ આવે તો આવે નથી આવે બેબી હોય કે બાબા હોય બધા તરફું વાળા તેથી પ્રજા સુખી છે ને હવે ઇન્ડિયામાં એવું છે હવે હે ઇન્ડિયામાં એવું છે હવે હજી ઇન્ડિયામાં એવું છે ના પણ ઓછું થઈ ગયું બધું ઓછું છે બધા આદમી પ્રજા બધી દખલ જ નહીં આવે કોને અહીં તને મોકલ્યા તમે બેને ઇન્દિરાબેન ફોન આવ્યો છાપામાં વાંચેલું પણ દેશમાં દાદા ફસાવાની જગ્યા આટલી છે બાકી ફસાવાની જગ્યા સરસ સરસ હોય તો આટલી જ છે એવું તો બહુ પાકા કે છૂટાય નહીં શું કે કે અહીંથી છૂટાય નહીં હા પછી મને બધા ગોવા પાડતા કરવાનું મન ના થાય મેં બુદ્ધિ કુદાકુદ કરે તો હવાનું મના થાય શું કહ્યું એ જ ફસાવું છે અહીં ફસાય એટલે ઇનામ કેવું મળે એ આખી દુનિયાનું બ્રહ્માંડનું રાજ મળી જાય આખી દુનિયાનું બ્રહ્માંડનું એક બે પ્લોટ ને એક નોની બધી છાપરી હોય છે ત્યાં અહીંયા આગળ એટલે આ નહીં હોય તો પેલું મળે આ મમતા લીધે પેલું નહીં મળતું મારે આ મમતા ખાઈ ગઈ પેલું બની બ્રહ્માંડનું રાજ

એ કે છે કે આવતા અવતાર મને શું ખબર પડે હા ખબર ના પડે ખબર ના પડે તમારું અનિલ અનિલ ખરેખર અનિલ અનિલ ખરેખર આગળ આવી જાય ખરેખર અનિલ ચોક્કસ હા બરાબર અનિલ તો તમે છો અનિલ તમારું નામ છે તમે તમારું નામ અનિલ અનિલ તમે નહીં તમે એમ નથી કેતા કે આ નથી કેતા પોતે પણ છે ના જાણે ના છે આ તો અત્યારે જાણતા નથી એટલે હું જાણું છું હું તમારું નામ છે ખરેખર તમારા અનિલ નહીં ખરેખર અમે તમને દેખાડીએ પણ અમે રસ્તે જતા દેખાડીએ તો આપણે રિયલાઇઝ કરવી પડે કેવું તમને ખાતરી થાય એવી રીતે તમને રિયલાઇઝ કરી તારે જાણવું છે જાણવું તારે અમે ગયા માટી થાય ત્રણ ચાર વર્ષ પાછળ અને પછી ગુસ્સે બહુ થઈ જાય ત્યારે ઘરમાં બારણા પછાડે પછી એ બૂમો પાડે એ આમ તો એ લોકોના ઉંમરના પ્રમાણે છઠ્ઠી ચોપડીમાં પણ લગભગ અઢી ચોપડી બે અઢી ચોપડીનું આવડે એટલે ત્રણ ચાર ચોપડી પાછળ la final porque son

હું ક્યાંથી ચાલુ થયું હું કરું હું તો છો જ તમે હું તો હું કાઢી નાખવા નથી અહંકાર કાઢી નાખવાના અહંકાર કાઢી નાખવાનું હું ને કાઢી નાખવા નથી એવું તમને કહું ભગવાને કર્યો નથી અહંકાર બહુ અહંકાર તો એથી ગુણથી ઉભો થયો ક્રોધ માનનારા લોક છે તે ક્રોધે ચેતન ગુણ છે કે જડ નો ગુણ છે જડ નો જાય તો પછી ચાલે નહીં જો ચેતન કહે મોક્ષ થાય છે એવો ને એવો છે જો જન્મ કહે તો આમાં ગુસ્સે થાય તો કોનો ગુણ છે કોના ના અહંકાર જુદી વસ્તુ રોગ માન માયા એમાં માન અને રોગ બેનો હું થયો અને લોક અને કપટ નું મારું થયું એ હું મારું ઉત્પન્ન થયું તો કેમ આ ઉત્પન્ન થયું બધા લોકો પૂછે જવાબ તો આપે કે સાચું ઉત્પન્ન થયું આત્માને શી જરૂર હતી જગતમાં સનાતન તત્વો છે કેવું છે દેર આર સિક્સ ઇટરનલ શું છે દેર આર સિક્સ ઇટરનલ સિદ્ધા તત્વોનું આ જગતમાં નિરંતર પરિવર્તન થયા જ કરે છે સમસરણ સમસરણ ફર્યા જ કરે તત્વો ફર્યા જ કરે અમારા બધા સનાતન તત્વો પરિવર્તન કર્યા કરે છે એમાંથી અવસ્થાઓ ઉભી થાય છે શું થાય છે અવસ્થાઓ જેમાં માણસ રાખવાનો છે પણ એકલું ગડબડ કહેવાય કે બાળપણ ગઈપણ એવી બધી અવસ્થા ઉભી થાય શું થાય એ અવસ્થાઓ બધી વિનાશી છે કેવી છે